એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો મેંદરડામાં બેઠા બેઠા શિલ્પા વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ પુનિત પણ છે આવો આવો શિલ્પાબેન પુનિતભાઈ આજે હું તમને બધાને ફરીને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા કહેવાનો છું હો ધ્યાનથી સાંભળજો હા હું છું વાર્તા કહેનારો અને વાર્તાનું નામ છે ભીનું લાકડું અને સૂકું લાકડું ધ્યાનથી સાંભળજો હો ભીનું લાકડું હોય ને વરસાદમાં પલળી ગયેલું આ એક હતું ભીનું લાકડું એ ખૂણામાં પડ્યું હતું અને પડ્યું પડ્યું વિચાર કરતું હતું કે મારે દુનિયામાં કંઈ મોટું કામ કરવું છે અને ખૂબ મોટું નામ કરવું છે મારું અને બધા મારા વખાણ કરે એવું મારે કંઈક કામ કરવું છે ભીના લાકડાને તો આવું થયું હો એટલે એક દિવસ એણે એક સૂકા લાકડાને સળગતું જોયું લાકડું ભડભડ ભડભડ ભડભડ સળગતું હતું અને એનો પ્રકાશ ચારે કોર વેરાતો હતો નાના મોટા બાળકો બુઢા બધા એની આસપાસ બેઠા હતા એની આગમાં હાથ પગ શેકતા હતા અને બોલતા હતા બધા વાહ કેવું સરસ મજાનું ફક્કડ તાપણું છે અને આ લાકડું કેવો મજાનો ગરમાવો આપે છે કેવું મજાનું અજવાળું આપે છે આ લાકડું વાહ વાહ વાહ ફક્કડ તાપણું છે ભાઈ અને ખૂણામાં પડેલું પેલું ભીનું લાકડું આ સાંભળતું હતું જોતું હતું બધું બળતા લાકડાના વખાણ સાંભળીને એનો જીવ ઈર્ષાથી બળી જતો હતો અપાય એને તો સહેજે ગમતું નહોતું એટલે એ તો કે આ ઠોઠમાં આટલું બધું તેજ અને એનું આટલું માન એનું આટલું ગૌરવ કરવાનું એનામાં શું બળ્યું છે વજન તો મારું એના કરતાં વધારે છે એટલે એણે સૂકા લાકડાને પૂછ્યું એલા એ સૂકા તારા કરતાં તો હું વધારે રૂપાળું છું વધારે તાકાતવાળું હું છું છતાં તને આટલો બધો માન કેમ મળે છે તારામાં આટલું બધું તેજ કેમ કરીને આવ્યું હું તો કેટલાય વખત ત્યાં પડ્યું પડ્યું નામવાળો થવાના મનસૂબા કરું છું લોકો મને ઓળખે એવા ખ્યાલ કરું છું પણ મારામાં આવું તેજ કેમ ન આવ્યું સુકા લાકડાએ કહ્યું અરે ભાઈ ભીના તું માત્ર પડ્યું પડ્યું મનસુબાઓ કરે છે મનમાં ખાલી કલ્પના કરે છે અને કાંઈ કોશિશ તો કરતું નથી પછી તારામાં તેજ કેવી રીતે આવે પછી તારું નામ કેવી રીતે થાય તને લોકો ઓળખે કેવી રીતે કંઈક કામ તો કરતું નથી ભીના લાકડાને આથી ખોટું લાગ્યું એણે કહ્યું ભલે હું બેઠું બેઠું મનસુબાઓ કરું ભલે હું કલ્પનાઓ કરું પણ તે એવું શું કરી વાળું છે એ તો દેખાડ તન્યા આ તેજ આ માન આ યશ આ બધું મફતમાં જ મળી ગયું ને એની પાછળ તારી કઈ ચાલાકી છે એ મારે જાણવું છે બળતા લાકડાએ કહ્યું ભાઈ ભીના આમાં કોઈ ચાલાકી નથી પણ ચાલાકી તો તું કરે છે કારણ કે તારે બધું મફતમાં મેળવવું છે તું જાણ કે આ તેજ આ મન આ બધો યશ કશ કાંઈ મને મફતમાં નથી મળ્યું હો એને માટે મેં કેટલો ભોગ આપ્યો છે તું ભોગ આપે તો તને પણ આવું તેજ ને આવું માન ને આવો યશ મળે ભોગ ભોગ વળી કેવો ભીના લાકડાએ કહ્યું ચૂકવું કે ભોગ કેવો એટલે રાજી ખુશીથી જાતે બળવાનો અને બધુંય સ્વાહા કરી દેવાનો આગમાં જાતે નામ શેષ થઈ જવાનું ખૂબ મહેનત કરવાની ત્યારે આ તેજ મળે આ માન મળે આટલું બધું યશ મળે અને લોકો તમારા ગુણગાન ગાય એને ભોગ આપ્યો કહેવાય ભાઈ ખૂબ મહેનત કરીએ ને એને ભોગ આપ્યો કહેવાય માટે તારે જો એ બધું મેળવવું હોય તેજસ્વી થવું હોય અને તારું જીવું સાર્થક કરવું હોય ને તો આવ મારી પેઠે બળ કામ કર અને રોમે રોમ બળીને મર નામશેષ થાય પછી નામ પામ આ સાંભળીને ભીના લાકડાની આંખો કપાળે ચડી ગયો એણે કહ્યું બાપરે વળી મરું ના બાપા ના મને એવો લોભ નથી કાંઈ ભળતું લાકડાએ કહ્યું તો ત્યાં પડ્યું પડ્યું સળ અને મર તો ભાઈ આવી હતી આ ભીના લાકડાની ને સૂકા લાકડાની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો